તમારું આગળ ચાલવા દો એમ જે છે અટકશો નહીં કારણ કે આત્મા નો સ્વભાવ કેવો છે ભગવાન મહાવીરે કહ્યું કે શુદ્ધાત્મા સમજણ પાડજો જે સાધક સાધ્યપણું પ્રાપ્ત કરે તેને સાધ્યપણામાં શુદ્ધાત્મા જ છે એવું સમજાવજો શું કે છે શુદ્ધાત્મા કહીએ એને બદલે બીજું કઈ કઈ આત્મા એકલો ના ચાલે ના ચાલે કારણ કે એવું કરનો ઉદય આવશે કે એને પોતાને એમ લાગશે કે મારે આવું કર્યું મેં આવું કર્યું એમ કેતા ની હાથે જ લખ્યો કારણ કરતા કોણ છે વ્યવસ્થિત કોનું કર્યું તક રિલેટિવ નું હું રિયલ હવે આત્મા નો ગુણ છો જેવું ચિંતે તેવો થઈ જાય સુધાર્થમાં ચિંતન સુધાર્થમાં રહ્યો અને નહીં તો પેલો પણ એક પેલો જ્ઞાની પુરુષ ના મારફત અપાયેલો હોવો સિદ્ધાર્થમાં એક પેલો આ જે દહીં છે ને દહીં ને મંથન કરે એમાંથી કશું નીકળે માખણ નીકળે હે માખણ નીકળે માખણ હા માખણ નીકળ્યું આટલું હવે વખતે કોઈ માણસે દહીં એ છાશમાં માખણ નાખી અને ફરી વલોયું તો માખણ ને એકાકાર થાય પાછું એક થઈ જાય બે બે વસ્તુ ના જુદો પાડી પછી બે વસ્તુ એકાકાર થાય નહીં પછી આમ બોલો કે તેમ બોલો મખણ એ જુદી સાસે જુદી શું કહ્યું એટલે આ સાયન્ટિફિક છે વૈજ્ઞાનિક જપ છે આ તો નહીં બે કલાક બાબુ બધેલું સાંભળવા આવ્યું છે બધા બે કલાકમાં મંગળદાસ શુદ્ધાત્મા થઈ ગયા એવું સાંભળવામાં આવેલું સાંભળેલું ખરું પણ વૈજ્ઞાનિક જપ છે આ અને તીર્થંકરો તીર્થંકરો નું જ્ઞાન છે આ મારું આગવું નથી ઢબ મારી આગવી છે આ ઢબ જે છે ને તે મારી આગવી છે અક્રમ ની ઢબ ઢબ એટલે સમજ્યા ને તમે એવું અમારા મનમાં હતું એટલા પ્રશ્ન પૂછીએ છીએ કે જે જ્યાં કોઈ પણ જાતનો દ્વંદ નથી જ્યાં ભેદ નથી પુણ્ય નહીં પાપ નહીં પરિણામ નહીં અપરિણામ નહીં પવિત્રતા નહીં અપવિત્ર નહીં આવું જે આવું જે ઉદાસ તત્વ છે હવે આવું જે ઉદાસ તત્વ છે એને કોઈ નામ આપવું શબ્દ થી નામ આપવું શબ્દાતીત છે શબ્દ થી નામ આપવું એની આશા ના બરાબર છે બરોબર છે પણ નામ ક્યાં સુધી એને સ્ટેડીનેસ આવી જાય પછી છૂટી જાય નામ એને મેળ છૂટી જાય પછી નામ છે એમ નહીં અનામી છે નામ ચડવું શબ્દ નિશબ્દ છે એનો શબ્દ છે એનો પણ આ તો સ્ટેડીનેસ આવતા સુધી એને એમની શબ્દ પ્રયોજન કરવું આ બાળક બાળક બાળક ઉભું થવાનું ભરે છે અને ગાડી જે લઈને ફરે છે તે ગાડી ક્યાં સુધી બરોબર સ્ટેરીનેસ નથી આવી ત્યાં સુધી પછી ગાડી છોડી દે છે આપડે કહે તો ના રાખે એટલે આપણે સ્ટેરીનેસ આવ્યા પછી બધું છૂટી જાય છે મને સુધાર ના હોય મને સુધાર ના હોય મને તો બે ભેદ જ દેખાય આમ જોતા હાથે જ મંગળદાસ જુદા દેખાય ને હાથદાસ જુદા દેખાય એને તમને એવું દેખાશે સ્ટેરીનેસ આવ્યા પછી આમ એસી ના થાય પણ હજુ તો બબલા છો જ્ઞાનમાં તો આમ એસી પર્યાય એસી વર્ષનો દેહ નો પણ જ્ઞાન નો પર્યાય તક બે વર્ષ નો દોઢ વર્ષ નો કેટલા મહિના થયો છ મહિના છ મહિના કેટલા ક્લિયર થઈ ગયા થઈ ગયા થઈ ગયા કેટલા કલાક નો પરિચય બસ પરિચય તો જ્ઞાન લીધા ને કેટલો સમય થયો પરિચય કેટલા કલાક કેટલા પરિચય કશું રહ્યું નહીં અક્રમ વિજ્ઞાન એ આપણો મોટો છે તો એ અક્રમ અમુક અમુક સ્ટેજે પહોંચ્યા પછી અક્રમ ને અક્રમ વિજ્ઞાન એ આપડો મોટો છે તો અક્રમ એ અમુક સ્ટેજે પહોંચ્યા પછી ને અક્રમ એટલે નહીં કઈ કરવાનું નહીં તે અક્રમ એટલે કઈ નહીં કરવાનું તે અક્રમ એટલે ફૂલ સ્ટોપ માર્ગ ક્રમિક એટલે કામા માર્ગ ફલાણા આયા છે કામા ફલાણા જાય છે કામા ફલાણા જાય છે કામા એ ક્રમિક માર્ગ અને આ ફૂલ સ્ટોપ માર્ગ કશું જાણવાનું ના રહ્યું જોવાનું ના રહ્યું કરવાનું ના રહ્યું કશું ના રહ્યું ફૂલ સ્ટોપ માર્ગ અક્રમ માર્ગ તો પૂર્ણત્વ પામેલો માર્ગ બે કલાકમાં તો પૂર્ણત્વ થઈ જાય એને કઈ તપ ત્યાગ કશું કર્યું ના ભાઈ શું એ જિજ્ઞાસા સંતોષવા તો અહિયાં આવ્યા છે એ જિજ્ઞાસા સંતોષવા તો અહિયાં આવ્યા છે સત્સંગ કરીએ છીએ જિજ્ઞાસા તો એ છે જિજ્ઞાસા તો એ છે કે કેમ પૂર્ણતા પ્રાપ્ત થાય જિજ્ઞાસા તો એ છે કે પૂર્ણતા કેમ કરીને પ્રાપ્ત થાય હવે પૂર્ણતા નો રસ્તો દેખાડી દઉં એનો સ્ટેપિંગ અસ્તિત્વ નું ભાન આખા જગત ને છે જે માત્ર ને ભાન હોય કે હું મારું અસ્તિત્વ છે હું શું કઈ ભાઈ ના હોય અસ્તિત્વ નું ભાન અસ્તિત્વ નું ભાન માત્ર ને છે અસ્તિત્વ નું ભાન તો જે અસ્તિત્વ છે એ તો છે છે છે છે એનો જે જાણકાર એ મારું અસ્તિત્વ હા તે અસ્તિત્વ નું ભાન જીવ માત્ર નું હોય આ બકરી ને એમ હોય કે હું હું છું એ બધું તો આપણે કહું એ તો બરોબર બેઠી છે વાત કે બધું રિલેટિવ છે અનરિયલ છે ના એમ નહીં મારી વાત હવે રિલેટિવ પછી અસ્તિત્વ નું ભાન આખા જગત ને છે હવે મનુષ્ય ના અસ્તિત્વ નું ભાન છે જોડે જોડે શું થાય છે લોકો એ કહ્યું કે મંગળદાસ માની લીધું કે હું ખરેખર મંગળદાસ છું તો ખરો પણ અમારું સ્વરૂપ શું કે મંગળદાસ શું એટલે આમ બધા જાત જાતના વકીલ કર્યા ફલાણા કર્યા બધું બધું ટેમ્પરરી એડજસ્ટમેન્ટ નીકળ્યા શું નીકળ્યું વસ્તુત્વ નું ભાન કરો કે છે શું કે છે ભગવાને કહ્યું ત્યાં કે વસ્તુત્વ નું ભાન ક્યારે થાય ત્યાં હું કોણ છે ભાન કરો ત્યાં હું છું એ ભાન થયું હું સુધાર્થમાં છું એ ભાન થયું એટલે પૂર્ણત્વ ભણી એની મેરેજ થયા કરે બીજું કશું તમારે કશું કરવા નહીં એ આજ્ઞા જ પૂર્ણત્વ લઈ જાય પૂર્ણતા એની મેળે થયા કરે એ કયા પોઈન્ટ આપણી પરિણતિ હોય તો ત્યાંથી આજ્ઞા આજ્ઞા પાડવાની ઉપર બીજું કોઈ પણ આજ્ઞા પાડવાની પરિણતિ પર હોય ત્યાં છે આજ્ઞા પાલન ઠેઠ પૂર્ણ પ્રયાસ કરે અને કશું કરવાની જરૂર નથી બીજું કશું દર્શન કરવાની વાંચવાની જરૂર નથી જો જો આજ્ઞા પાલતો દાદા ને મળવાની જરૂર નથી મળવું તો પડે આજ્ઞામાં આવી હા તો દાદા ને મળવાનું એટલા જ કારણ છે કે પીડી ઉકેલ આવે જલ્દી જો જલ્દી ઉકેલ હા પીડી એનો મેળ પડી જાય અને મારી જોડે છ મહિના ફરો કલાક થઈ ગયું ને આ બે જણ ફરે છે મારી જોડે આ બે છે ને આ બાજુ હા શેઠ જોયો હોય કોઈ મને કે કે બે અમદાવાદ સ્ટેશન પર જોયો હું અહીં કહું કે ભાઈ ગયા મુંબઈ જો એ વાત હવે પ્રાપ્ત થયું હોય કેવ જ્ઞાન ની વાત કેવડી ગમત જ કરેલું કેવડી થાય ને કેવ જ્ઞાન થાય ને કેવડી જેવા થઈ ગયા છે પ્રેમથી કહેવામાં જે અસર કેવડી છે એ હું નથી કેવડી પ્રેમ કે આવી રીતે કેવાથી પ્રેમ થી કેવાથી બાપ છોકરા ને ગાળો ભરતો હોય ને એની અસાધના ના હોય છોકરો મનમાં ખરાબ ખરાબ વિચાર કરતો હોય તેના માટે અસાધના નહીં ગણાતી ને એટલે અસાધના ની હદ હતી આપડા લોકો જેમ તેમ અસાત નથી હતી હું હોય અસાધના શું કહ્યું અમારી નિરંતર ભક્તિ કેવા જ્ઞાન માં હોય અમારે કેવડી ભક્તિ ભક્તિ વાળો નિરંતર ભક્તિ વાળો અસાધના હોતી છે આ તો આપડા લોકો અસાધના નું બુદ્ધ ગાલી છે જોઈને આ કે ના દેખાય પણ જે દ્રષ્ટિ છે એને જોઈને કઉ છું હિમાલય બધા એકાંત હોય નઈ કોઈ દાડે કારણ મનને મનને મનને ખુલ્લી જગ્યા મળી એટલે મન બળું થતું જાય શું થાય મનને જગ્યા ખુલ્લી મળી આવી હંકળામણ મન સાંકડું થાય એટલે ખરી ભીડમાં એકાંત હોય એકાંત હંમેશા ભીડમાં એ લોકો બહાર ખોવા ગયા બીજી વાત કરો આગળ આવે બે વાત કરીએ વાત કરો પૂછો બીજું કઈ પૂછો નહીં વાત તમારી મુદ્દા ની એમને મુદ્દા ની વાત વિકલ્પી વાતો નથી હોતી આટલો મુદ્દાઓ ચીરી રીતે વકીલાત કરતા રાખી બેલો એ બધા જય બિલા <laughs> કરતી અમારે તો એવો પ્રકાશ જોઈએ છે કે કોઈ પણ જાતનો પ્રશ્ન ઉભો થાય ને આ નજર પડે પ્રકાશ પડે ને તરત સોલ્યુશન થઈ જાય હા એ પ્રકાશ આપ્યો છે તમને અને નથી થતું તે મને કહો કયું કયું સોલ્યુશન ના થયું મારા બન્યા પછી તે મને કહો કે ધારો કે અત્યારે તો અમારી જે પરિણતિ છે પરિણામ એ પરિણામમાં જો વિશુદ્ધિ હોય તો કઈ સવાલ જ નથી પણ પરિણામમાં વિશુદ્ધિ આપવી એ તો અમારા પોતાને હવે વિશુદ્ધિ આવવા માટે શું થવું જોઈએ કે જે પ્રકાશ છે એના લક્ષ્ય જ એની વિશુદ્ધિ આવે અને મલિનતા દૂર થાય વિશુદ્ધિ આવે ને મલિનતા દૂર થાય વિશુદ્ધિ આવે ને મલિનતા દૂર થાય પછી એકમેક થઈ જાય પરિણતિ અને તત્વ એકમેક થઈ જાય કે અમારી જે પરિણતિઓ છે અમારી જે પરિણતિઓ છે એમાં કે હવે વિશુદ્ધતા આવવી જોઈએ તો કે અમારી જે અમારો જે પ્રકાશ છે એ એના ઉપર પડે અને તરત જ એ છે તો એમાંથી મલિનતા જતી રહે પરિણતિઓ આખી શુદ્ધ થઈ જાય પ્રકાશ જે પરિણતિઓ અશુદ્ધ પરિણતિઓ છે એમાં છે તો આ અમારો જે પ્રકાશ પડે ને તરત એમાંથી મલિનતા દૂર થઈ જાય ને શુદ્ધ થઈ જાય શુદ્ધ થાય જો તમે જો જોયું ને તમારો જ્ઞાયક સ્વભાવ હોય તમારો પોતે જ્ઞાયક સ્વભાવમાં રહો એટલે અશુદ્ધ પરિણતિ શુદ્ધ થઈને ચાલી જાય હા અને એમ કરતા કરતા કે છે કે પરિણતિ અને મૂળ તત્વ શુદ્ધ શુદ્ધ એક થઈ જાય એવું જોઈએ છે વિશુદ્ધતા એટલી બધી થઈ જાય કે પછી પરિણતિઓ બધી પણ વિશુદ્ધ રહે અને પોતાનું તત્વ વિશુદ્ધ છે હા એક થઈ જાય એ પરિણતિઓ બધી શુદ્ધ થઈને ચાલી જાય આપણી પરિણતિ આપણી પાસે શુદ્ધ થઈને રહે અને આપણે શુદ્ધ થઈને રહીએ શું કહ્યું એટલે આ જ્ઞાન મળ્યા પછી આ પૂતગલ શું કે છે કે તમે તો શુદ્ધ થઈને બેસી ગયા પણ અમારું શું એમ કે છે શું કે છે ભૂતગલ કે છે તમે શુદ્ધ થઈને બેસી ગયા શુદ્ધાત્મા શુદ્ધાત્મા પણ અમારું શું હવે અમારું કોનું ભૂતગલ હે ભૂતગલ ભૂતગલ ની વાત તમે શુદ્ધાત્મા થાય મંગળદાસ નું શું એનું શું એનું શું એની ક્યાં આપણે દરકાર કરવાની એનું આપણે ક્યાં દરકાર કરવાની હા એની દરકાર એની દરકાર કરવાની હતી ભગવાન મહાવીરે એની જ દરકાર કરી ભગવાન મહાવીરે એક પૂતગલ ને જ જોયા કર્યું શું કહ્યું જ્ઞાતા દસતા પણ શેરા એક પૂતગલ ને જોયું તેથી એમને પ્રકાશ લાદ્યો તે આખા બ્રહ્માંડ જોયું પછી પણ એક પૂતગલ જોવાથી બ્રહ્માંડ દેખાયું એક પૂતગલ જોયું એટલે શું મહાવીર ના જ પૂતગલે જોયું મહાવીર ના પુત્ર માં શું શું જોયું કે નું મન શું કરે છે બુદ્ધિ શું કરે છે જીભ શું કરે છે આ બધું અંદર શું શું થઈ રહ્યું છે એ જ જોજો કર્યું અને એ જ જોવાનું છે નહીં એને જોવાથી આ પૂતગલ શું કે છે કે અમારું શું કે છે તમે શુદ્ધાત્મા થઈ ગયા પણ મુક્ત નહીં થાવ જ્યાં સુધી અમારો નિવેડો નહીં આવે ત્યાં સુધી તમે છૂટા નહીં થઈ શકો કે છે શું કે છે આપણને કે છે કે આ ચામડી છે લોહી છે હાડકા છે માંસ છે આ પંચ ભૂત નું બનેલું છે એમાં એને અમારું શું અમારું શું એનું શું કામ છે <laughs> આ કે છે માંસ છે છે અમારું જીવતા છે અને શુદ્ધાત્મા મંગળદાસ જીવતા છે આ નોય નોય લોહી બોસ કરવું બધા પૂતળું છે આ જીવતું નિવેડો લાવવો પડે તો એ શું કે છે કે જ્યાં સુધી અમને અમારી મૂળ સ્થિતિમાં નહીં બના થવા દો ત્યાં સુધી તમે અમે તમને છોડવાયા નથી આ પૂજગલ શું કે છે મારી મૂળ સ્થિતિ જ્યાં સુધી મને પ્રાપ્ત નહીં કરાવડાવો કારણ કે મારી મૂળ સ્થિતિને ખરાબ કરનારા તમે છો અને તમે મારી મૂળ સ્થિતિમાં નહીં મૂકી દો અમે કોઈનું ખરાબ કરતા નથી વ્યવસ્થિત છે એ પ્રમાણે થયા કરે અમે કોઈનું ખરાબ કરતા નથી અમે કોઈનું ખરાબ કરતા નથી વ્યવસ્થિત છે પ્રમાણે થયા કરે છે ના એવું ના ચાલે શુદ્ધ પૂતગલ હતું તેનું અમને અશુદ્ધ બનાયા પ્યોર બનાયા વિકૃત બનાયા તમે શું આપડે ભાવ કર્યા તારે વિકૃત થયા ને દાદા પૂતગલ ને વળી જડ ને સ્વકૃતિ શું વિકૃતિ શું આ પૂતગલ ને સ્વકૃતિ શું ને વિકૃતિ શું ચેતન છે ચેતન છે તે ચેતન ને બરોબર સાચો કેવું છે પૂતગલ માં પૂતગલ ચેતન સાચું ચેતન નહીં અને એને ભૂતગલ ને ખરાબ કોને કર્યું પૂતગલ આપડે ભાવ કર્યા તે ભાવ કર્મ એ <laughs> પૂતગલ ઉભું થયું જો ભાવ કર્મ ના થયો તો પૂતગલ ઉભું ના થાય પૂતગલ ને કશું લેવા દેવા નથી વિતરાગ જ છે બિચારું તમે ભાવ કરો એટલે પરિણામ પામી જાય અને આપણે શુદ્ધાત્મા બતાવો હવે અને બીજું કઈ રહ્યું નહીં હવે આપણે શુદ્ધાત્મા બતાવ્યો પછી બીજું કઈ રહ્યું જ નહીં ને આપડે તમારું પોતાનું ના રહ્યું પણ આ ગમે કરી રહી ને સાચી ભોગવી લઈશું ભોગવી લે એટલા ના ચાલે ભોગવી લે તમે ભોગવી લો પણ તે પાસે ફરી છે ફરી એનો નિકાલ નહીં થાય નિવેડો નહીં આવે એ શું કે છે કે દરેક પૂતગલ ને જોઈ કાઢો તમે જ્ઞાયક અને આ જ્ઞેય છે પૂતગલ જે તમે જ્ઞાયક જ્ઞેય નો સંબંધ રાખશો ત્યારે જ્ઞેય છે સ્વચ્છ થઈ ચોખ્ખા થઈ અને ચાલ્યા જશે જ્ઞેય જે સ્વચ્છ છે તે સ્વચ્છ થઈને ચાલ્યા જશે એટલે જેટલા જેટલા સ્વચ્છ થઈને ગયા એટલી ફાઇલનો નિકાલ થઈ ગયો જેટલા સ્વચ્છ થઈને ગયા એટલી ફાઇલનો નિકાલ થઈ ગયો સંપૂર્ણ સ્વચ્છ થયા એટલે બહુ શું કહ્યું આપણું જ ખરાબ બગાડેલું છે ભાવ કર્મ થી જો હવે અનિમય અનિમય પાછો આ ચેતન પૂર્યું આપડે કઈ જેવા ત્યાં નથી હવે એ ચેતન કેવું પૂરેલું છે પાવર ચેતન છે કેવું છે પાવર ચેતન આખું જગત પાવર ચેતન ને આખું જગત સાધુ સંન્યાસીઓ જૈન ના આચાર્ય બધા પાવર ચેતન ને ચેતન માની અને ખોર ખોર કરે એમાં કશું ભરે નહીં આ કવતા રે મૂળ ચેતન ને ખોર જડે શું કહ્યું પાવર છે તને સ્થિર કરવા માંગે છે એટલે હું અસ્થિર છે સ્વભાવથી જ અસ્થિર છે પાવર ચેતન પાવર ચેતન પાવર ચેતન એટલે શું આ બેટરી હોય ને તેની સેલ હોય તે સેલ પાવર આપણે ભરાઈ રહ્યા હોય પછી સેલ ભાઈ નાખીને આપણે દબાઈએ તો શું થાય પ્રકાશ લાઈટ થાય લાઈટ થાય છ મહિના પછી આપણે દબાઈએ તો ઉડી ગયા હોય ના કે પાવર ખલાસ થઈ ગયો ખબર બધી વાપર વાપર કર્યું એટલે પાવર ખલાસ થઈ ગયો તાર પેલા એટલે છેલ્લે છે કશું થયું નથી વધઘટ નહીં થઈ ને પણ મને પાવર જતો વપરાઈ ગયો કે એને આ ત્રણ સેલો વપરાઈ જાય છે અને નવી ત્રણ સેલ ભરાય છે મન વચન કાયાની સેલો તે જૂની વપરાય છે અને નવી ભરાય છે તે નવી ભરાતી હું બંધ કરી આપું છું અને જૂની વપરાય જાય એ લેવાની જો પાવર ચેતન જ્યાં ચેતન બિલકુલ છે નહીં પૂતગલ ની શીલ પૂતગલ ને શું કરવું શું કે આપે કહ્યું કે પૂતગલ પૂતગલ પૂતગલ પૂતગલ ને શું કરવું ખરી વસ્તુ તો આપે કહ્યું ને પૂતગલ પૂતગલ પૂતગલ તો કે પૂતગલ ને શું કરવું એમ કશું નહીં તમારે નાયક સ્વભાવ છોડશો નહીં શું થઈ રહ્યું છે જોયા કરો જ્ઞેય ને પૂતગલ જ્ઞેય છે ને તમારે નાયક છો મનમાં વિચાર મનમાં જે વિચારો આવ્યા એ બધા જ્ઞેય છે અને તમે નાયક છો એ વિચારો સારા ખોટા તમારા જોવાનું રહ્યું નહીં તમારે તો એને આ જ્ઞેય છે બટ જોવાના એટલે જુઓ એટલે સ્વચ્છ થઈને પછી ઉડ્યા જશે જો એને શુદ્ધ કરવા જરૂર આપણે શુદ્ધ થયા આપણે એને શુદ્ધ કરીએ તો આપણે શુદ્ધ થઈએ બસ એ ફાઇલો છે એ તો એ વખતે એમ તો વિચાર થાય ને કે અત્યાર સુધી જે પૂતગલ છે એ હું છું એમ માનીને ચાલ્યો તો એ મારી ભૂલ છે હવે મારે મારું હું ભૂલ સુધારું છું અને તને તારી સ્ત્રીઓ સંયોગ છો તમે મહેરબાની કરીને આવતો સંયોગ છો આ સિવાય બીજું શું છે થયો એ થયો પણ હવે મહેરબાની કરીને તું અમારો બધો સંયોગ છોડી આપે ભૂલ હતી પાવર સ્ટેશન વિચાર્યું કરી કરી એટલે ખરું ચેતન જે કરે આપડા જોવાથી માત્ર છૂટી જાય એ શું છોડવાનું એ શું છોડવાનું આપડા જોવાથી છૂટી જાય તે એક એક દોરો છૂટતો ગયો ત્યાં લાખ દોરા લાખે છૂટતા જાય થઈ જાય આપડે છૂટા થઈ ગયા દોરો દોરા ઘેર ગયો આપડે આપડે ઘેર તો એટલે આ પાવર ચેતન ને શાસ્ત્રકારો નામ પહેલેથી કહ્યું છે પાવર ચેતન પણ લોકો નામ સમજે તેમાં શાસ્ત્રકારો શું કરે છે શાસ્ત્રકારે શું કયું પાવર છે જાણો છો સચરાચર શું કહ્યું પાવર છે એટલે સચર અને દર અસલ છે અચળ સચરાચર એ જગત કે છે શું કે છે પાવર ચેતન ની વાત કરી ને દાદા ભગવાને શાસ્ત્ર માં પણ પાવર ચેતન માટે બીજો શબ્દ વાપરે છે સચરાચર એટલે સચર અને અચર પાવર પાવર ચેતન એટલે સચર અને મૂળ ચેતન અચળ એ લોકો સચળ ને આત્મા માની અને આત્મા ખોલવા નીકળ્યા છે તે કરોડ અવતારે ઠેકાણ નહીં પડે તું બૈરી છોડી નહીં આ બે ઊંધે માથે લટકાવશે તો કશું વળશે એના રસ્તે સર હોય રસ્તો હોય કે નહીં રસ્તો હોય કે એમને મને આટલું કાટું હોય કઈ નકશામાં અમેરિકા દેખવી માટે કે ચાલશે તો ત્યાં જવું પડશે ત્યાં નકશામાં નોકરી કોઈ નહીં આપે અંદર નકશાન અમેરિકા માં કોઈ નોકરી હાલે આપણને બહુ સારી શોધખોળ કરી મને કહે કે હા પાંચ આજ્ઞા આખા વર્લ્ડ નું સાર આપ્યો છે નહીં સાર જ છે એટલે સમજણ પડવી હવે પરિચય નાખું કેટલા કલાક માં સમજણ પડી તે છ કલાક માં મારે તમારે પરિચય છ કલાક ના પરિચય મેં એમને સાર આપ્યો કર્યું તમે તમે કર્યું છ કલાક પરિચય થી સાત કલાક નો પરિચય થયો તમારી પાસે કેવું એમાં છે આખી જો છ કલાક ના પરિચય જો આટલું કામ કરે સાત કલાક નો પરિચય એટલે તમારી પાસે વધુ આશા રાખી શકીએ મેં એ તો કોઈ કોઈ બારસો હરપાનું મશીન હોય કોઈ ત્રણસો હરપાનું હોય કોઈ પાંચસો હરપાનું હોય એ લોકો હરપાવર સમજી છે ને કેવા પડ્યા હરપાવર શું નામ મારા કરતા વડીલ ઇઠ્યોતેર ના મારો છોતેર થયો ભેગા થયા ત્યારે પંચોતેર હતો ઉંમર માં તો પેલી વનસ્પતિઓ હજાર હજાર વર્ષ ની હોય છે એને શું કરવાનું વનસ્પતિ કઈ જીવ છે ને પછી મેં શું નામ આપનું કે મંગળદાર શું ધંધો કે વકીલાત નો તારમાં શાના જેવું થયું આપડે ઘેર સુઈ ગયા ભાઈ કોઈ પૂછે કોઈ બાળક બૂમ આપડે કઈ કોણ છે અત્યારે બે વાગે કોણ મું તારે સાહેબ હું છું સાહેબ પેલા હું લે કોણ કોણ છે ને મને હું પડે એમને બાળું ગયા કે બે વાગે હું એટલે કોણ એવું પૂછે હું મંગળદાસ ના હું બાવો હું બાવો કે છે એટલે પણ કયો બાવો બોલ ને ભાઈ નથી પડે મને બાવા પાંચ આપશે એમાં કયો તું બાવો છું હું બાવા મંગળદાર એટલે આપડે બાયણું ગાડીએ ત્યારે એમને માટે બાયણું ગાડ્યું વકીલાતે પડું બાવા પડું કેવાય અને મંગળદાસ હું હું ને ઓળખવાનું હતું બાવા મંગળદાર ને ઓળખ્યા ફરિયાદ થયા હું ને ઓળખ્યા ફરિયાદ પણ મઠ થઈ ગયું વકીલ બાવો શું છે દાદા કે હમણાં દસ દાડા પહેલા જે બનાવ બનાવ છાપા માપે પણ વાંચ્યો હશે બારેજડી પાસે એ હાઈકોર્ટના રિટાયર્ડ જજ હતા મારે ત્યાં ચેમ્બરિંગ કરતા હતા પછી સિટી સિવિલ જજ થયા હાઈકોર્ટ જજ થયા રિટાયર કોઈ કામે મુંબઈ ગયા અને મુંબઈથી વળતા ટ્રેનમાં આવતા વળતા ટ્રેનમાં આવતા બારેજડી પાસે કથળી ક્યાં ક્યાં પ્રાણપણ કરવું કરી એ રહ્યું એક મિત્ર હતા એમના એક મિત્ર થઈ ગઈ એટલે એ વાતે આત્મા અને પૂતગલ ની ભિન્નતા થઈ ગઈ પૂતગલ અહીં રહ્યું પૂતગલ અહીં રહ્યું આત્મા જતો રહ્યો ના પૂતગલ સિવાય આત્મા કોઈ જગ્યાએ હોય નહીં પૂતગલ સિવાય જ્ઞાની પુરુષ ના મર્યા પછી વિઝા કાઢી આવ્યા પછી એકલો છૂટો પડે નહી તો જોડે હા એની એની જમાત જોડે હોય ક્રોધ માન માં આવેલું તો કેવા છે આ શરીર ખાલી કરતી વખતે બધું જોઈ લે પછી કઈ બાકી રહી પછી નીકળે અને જોડે જાય આત્માની જોડે એટલે લશ્કર છે એમને આત્મા ને બધ્યો છે બોલો હવે આ બંધાયેલો આત્મા શું કરી શકે અનંત શક્તિ નો જે ધણી બંધાયેલો આત્મા તે પણ આનાથી બંધાયો છે તો કરીએ છે ને બંધેલો કયું લખ્યું હતું અધાતુ સાંકળીએ ધાતુ સાંકળી તો કાપી નાખે આપડે અડે જાડ્યું હોય તો બધું બુડાડી અધાતુ સાંકળીએ શું કરું જો બંધાયા તે પચાવણ પચાવણ કોને બધા છે ક્રોધ માય માય લોક ચાર મોટા એ મોટા બે બિઝનેસ એને બાંધ્યા છે હવે એને કે છે કાઢ તું કે છે આપડા સાધુઓ કાઢવા માંડ્યા છે ક્રોધ માય માય લોક મેં સાધુ મેં કહ્યું એનો બંધેલો તું કે તારા બંધેલો એ કે એમનો બંધેલો હું તું છે ને ઉઠતો તું કઈ કરવા જઈએ બધા મારશે બધા મારશે એના કરતા બાર બહાર તમારું ઘર છે હું તમારા ઘર હું છું તો તને શાંતિ રહેવા દે છે કહ્યું એનો હમે કયો થઉં છું અને પેલી બાજુ એની માં છે ને માન માયા કોઈ આ વર્લ્ડ કોઈ એવો પાછો નથી જયારે નિર્વંશ બંધ કરી હોય કે મહાવીર કહેવા તીર્થંકરો સિવાય કે જ્ઞાનીઓ સિવાય મને કોઈ નિર્વંશ કરી નથી કે મારી વંશારી કોઈ છેદી શકે નહીં કે કારણ કે તમારા ભલભલાએ તમારા ક્રોધમાં ક્રોધને છોકરાને મારેલો છે કે છે અરે લોભ પણ લોભ લોભના છોકરાને મારી ખૂન કરી નાખેલો છે બધા મારા છોકરા મારી નાખશે માણસ પણ જો મારો માન નામ નો છોકરો જીવતો તો ફરી સજીવન થઈ જાય મારો માન નામનો છોકરો જીવતો છે સજીવન થઈ જાય માટે તું માટે જ્ઞાની પુરુષ એકલા જ એવા છે કે મારા માન નામના છોકરાને એક જ નાખે છે બીજા બધા લશ્કર ઉડી જાય કે રાજા જીતો લશ્કર જીત્યું રાજા પકડ્યો લશ્કર ભાગ્યું એટલે માર નામનો છોકરો ઉડ્યો કે બીજા બધા મારવાની જરૂર છે સ્વાદીઓ લોભા કેરીઓ ખાવા જોઈએ હું તો કઉ છું ને કેરીઓ લાવીને ખા દેવા નિરાતે નહીં ચડેલો લાતો પહેવા નહીં દેતા મોક્ષમાં મકમાં લાલ ગલોલા જેવો દેખાય ત્યારે પહેવા દે ચડેલો લાલ તો આમ તપ કરીને ચડેલો હોય ગાડી ગયું હોય તો પહેવા દીધું છે આઠ કલાક નો પરિચય આપ તો હંમેશા ફોર્મ માં છો

પણ જેટ વેમાન એમની પાસે ને ભલે પાસે પણ એકદમ એટલે તમારે પાસે પડે તમારે ચિંતા ભલે આગળ આવ્યા હોય એ ફાયદા છે આઠ કલાક નું ઉત્પાદન તો જુઓ હે તમારી સાથે કેટલી ઉધારે ચડે એનું ઉત્પાદન ઉધારે ચડે કેવું પડે ધન છે અમને કોઈ વસ્તુની કોઈ ઉત્પત્તિ છે નહીં એટલે કોઈ ઉત્પત્તિ કરી નથી ઈશ્વરે કોઈ ઉત્પત્તિ કરી નથી ના ના ઉત્પત્તિ કરનાર હોત ને તો ક્યારનો મરી ગયો હોત એટલે જે છે બધી વસ્તુઓ દુનિયામાં જળ ચૈતન્ય જેટલી વસ્તુઓ છે બધી અનંતાનંદ એ બધી કોઈ ઉત્પન્ન કરી નથી સ્વતંત્ર છે પોતપોતાની મેળે આટલી બધી સ્વતંત્રતા આખા વર્ગમાં આપણે જોઈએ છીએ કે સ્વતંત્ર સ્વતંત્ર સ્વતંત્ર કોઈ કોઈને સાથે એ નથી સાર હવે આપણને એમ થાય કે ધારો કે મને આત્મજ્ઞાન ઉત્પન્ન થવાનું હોય એ કોઈ ઉત્પન્ન કરતું નથી પણ એની જન્મ ક્ષણ હોય છે ઉત્પન્ન કરતું નથી એની જન્મ ક્ષણ હોય આત્મજ્ઞાન હવે એ કઈ ઉત્પન્ન ઈશ્વર ઉત્પન્ન કરતો નથી એની જન્મ હવે એની જન્મ એને તૈયાર થયું હોય આપના જેવા સત્સંગ આપના જેવા એટલે તરત થાય તરત થાય એટલે સત્તા રૂપિયા પડેલું જ છે સંપૂર્ણ સત્તા રૂપિયા પડે મને લોકો કે છે ભગવાન તો બધાને અંશ રૂપિયા હોય મેં કહું શું તું માનું છું આ બધું કોરું હોય એના કેટલા અંશ થાય બધા કેટલા અંશ જેટલા અંશ કરવા એટલા થાય તો ભગવાન તું કોરું માનું છું અને કાપીને ટુકડા કર્યા કોઈ ભગવાનના ના અંશ આમાં બેઠા અત્યારે તો હું એવો ભગવાન થઈ એવો જાડો હશે કે એને કાપી કાપીને આવડે આટલા બધા ટુકડા થયા બુદ્ધિ થી બુદ્ધિ થી બુદ્ધુ બનતા અટકો ને શું કહ્યું તાકે મને કે શું છે દરેક જીવમાં ભગવાન સર્વાંશ રૂપે રહ્યા છે શું કહ્યું આવ્યું તક એ ચોપડ વંશી ગયા છે જે હતું તે ચોપડ વંશી ગયા એના જે આવરણ છે એમાં અંશ રૂપ અજવાળું બહાર નીકળે છે એક અંશ બે અંશ ત્રણ અંશ તેને આપણા લોકો એમ સમજી ગયા કે અંશ ભગવાન નો અંશ આ છે ભગવાન તમે સર્વાંશ આનો આવરણ માંથી એક ઇન્દ્રિય વાળા એક અંશ બે ઇન્દ્રિય વાળા બે અંશ પાંચ ઇન્દ્રિય વાળા પાંચ અંશ નું અજવાળું નીકળે છે અને પછી જેમ જેમ પ્રકાશમાન થતો જાય છે આવરણ તૂટતો જાય છે એમ પ્રકાશ પુલ થતું થતું પ્રકાશ તો છે જ પુલ્લિત છે ભગવાન જ છે આ તો હું જાતે જોઈને કહું છું મેં જે જોયા ભગવાન નથી સર્વાંશ જ છે આવું અપમાન ને અંશ કરું કેવું ચોપડા ને પી ગયા સંતો ચોપડા ને પી ગયા લોકો ચોપડા પી ગયા શું કહ્યું સંતો મળી ગયા ને આ મળી ગયા કોઈ પાયો નહીં તો બધા ગપ્પા ચાલતા હિન્દુસ્તાનમાં અંશ ધર્મ સાચો રહ્યો નથી ધર્મ તો બે બે અક્ષર માં સમજવાનો ધર્મ ધર્મ તો બે જ અક્ષર માં સમજવાનો બે વસ્તુ છે આ દુનિયામાં એક પરધર્મ ને સ્વધર્મ માનવો એક અને બીજો સ્વધર્મ ને સ્વધર્મ માનવો બે જ ધર્મ છે તો સંસાર એટલે પરધર્મ ને સ્વધર્મ માનવો હવે પરધર્મ ને સ્વધર્મ માનવા માટે આખા જગત ના શાસ્ત્રો લખેલા છે તો એટલે શું કે જો તારે સુખ જોઈતું હોય તો આ જીવોને સુખ આપે તારે દુઃખ જોઈતું હોય તો આ જીવોને દુઃખ આપે તારે જે જોઈતું હોય તે અનુકૂળ કરે એ બધા શાસ્ત્રોમાં બે વાક્ય ભાઈ જાય નકામાં પોતે વેપાર કરવા માટે પુસ્તકો લખાવ ચાલુ કરે વેપાર લાભો ચાલે માટે અને પેઢીઓ ગત ચાલે એટલા માટે છોકરાના છોકરા નિરાતે ખબર ગાય આપે અત્યારે જે કહ્યું એમાં ટૂંકમાં કે પડથી ખાસ સમાવાસ તારે માટે એટલું બસ આપે કહ્યું ટૂંકામાં એટલું કે પરથી ખસ સ્વમાં તારા માટે આટલું બસ બસ વકીલ ને ફી હારી હાલતા હારી આપવા લાયા ભાઈ મને પહેલા કોણ જોજો કરતો કયા સંગ્રહ સ્થાન લાયા છે સંગ્રહ સ્થાન આવે કોણ નહીં તમારા તમારા કાન હું જોયા કરતો તો ભૂલચારી આત્મા નહીં ગામ કયું કયું હતું ભલે ગામ ભૂલી ગયો કયા ગામ ના તમે ગામ મહેસાણા પાસે કટોસર મૂળ મારું વતન કટોસર મહેસાણા પાસે પણ સિત્તેર વર્ષ ત્યાં સિત્તેર વર્ષ અમદાવાદ હા એ બરોબર પણ પાણી તો પીધેલું છે ને કટોસર નું પાણી તો પીધેલું છે ને કટોસર <laughs> સમજ પડતી નથી અને આ સંસારી દર અસલ સંસારી હજુ બંને જીવે છે પણ સમજ પડે છે ભમસારી બ્રહ્મચારી પેલા કે સંસારી પેલા શું કહે બ્રહ્મચર્ય તો જ્ઞાન ખરું ખરું રીતે બ્રહ્મચર્ય નું જ્ઞાન પછી નું બ્રહ્મચર્ય રીતે શું કહ્યું સમજણ પૂર્વક નું બ્રહ્મચર્ય હોવું જોઈએ આ સમજણ થી બ્રહ્મચારી છે તે આ ગામડામાં પેલા એ બળદે હોય છે શું કહ્યું બળદેવ સમજણ ના ગામડાના બળદ બ્રહ્મચારી હોય એવું જાણો છો ને ગામડામાં બળદ બ્રહ્મચારી હોય એમ બ્રહ્મચર્ય અંગે દાદાશ્રી વાત કરો પણ સમજે પોતાની ઈચ્છાથી નહીં સમજણ પૂર્વક બ્રહ્મચર્ય છે કેવું છે બ્રહ્મચર્ય શું છે શું નહીં બ્રહ્મચર્ય એટલે તો પૂતલ નો સાર છે આખો ઉદ્ગલ નો સાર તમે તેમ ફેંકી ના દેવો એનું નામ બ્રહ્મચર્ય શું કહ્યું ઉદ્ગલ નો એક્સ્ટ્રેક્ટ બધું આખા એક્સ્ટ્રેક્ટ માં શું છે બ્રહ્મચર્ય તે ગમે તેમ ફેંકવું કેવડો મોટો ગુનો કહેવાય શું કહ્યું <coughs> તો હજાર રૂપિયા ફી ભરે તે દાડે વખત ઠીક છે પણ ફી નહીં વગર ફી ઉદ્ગલ ફેંકાતું છે પૂતગલ સાર કહેવાય ભગવાન એને પૂતગલ સાર કહ્યું આત્મા સમય સાર છે અને પૂતગલ આ પૂતગલ પૂતગલ સાર છે બ્રહ્મચર્ય આત્મા સમય સાર અને આ બ્રહ્મચર્ય પૂતગલ જો બંને સાર દેખાઈ દીધા ના સમજે તેને પછી એ હીરાબા તોતેર ના છે એ ભ્રમચારી નું ભ્રમચારી છે તો બધા કે આનંદ આવે તમે તમે ઘેર ભ્રમચારી બેઠા છો ને ઘેર બે જણ હા સારું છે કે અમને દાદા યાદ આવે છે રોજ યાદ કરે છે રોજ યાદ કરે છે ત્રણ ચાર કલાક નો પરિચય બે ત્રણ કલાક નો જો ભૂલતા નહીં દાદા તો એવા કરી શું દાદા ની પાસે છે કે જગત ભૂલતું નથી વિસ્મત જ થતા નથી એવા દાદા કેવા છે વિસ્મત થતા હવે ક્યાં લેવા જવું પડે છે દાદા જો અહીં બેઠા છે બહાર જાતે પણ કોઈને ખબર જ નથી બાર જાતે અહીં બેઠા છે બહાર થયા છે પણ કોઈને ખબર જ પડતી નથી બહાર થયા મને ક્યાં વાંધો <laughs> નાયા વગર બેઠો છું હજુ હજુ નહીં જોઈ ત્યાર પછી અમારે જમવાનો વારો આવે છે હજુ નહીં છું નાવાનો જોગ ખાતો ખાતો નથી ને નાવાનો જોગ ખાવો છે ને પૂછે છે તો હવે એમને ફરીથી જ્ઞાન લેવું હવે એમને શું કરવું જોઈએ એક વખત લીધું ઓમ નો મતલબ શું એમ ઓમ નો અર્થ શું એ ઓમ પોતે જ પરમેશ્વર છે શું છે પરમેશ્વર નું ટૂંકું સ્વરૂપ જ ઓમ છે આ પંચ પચીસ છે ટૂંકો શોર્ટ ટૂંકો છે બરાબર ને બરાબર તમારે આત્માની બાબત રહેવાનું રાખો આપડે બેસો ફરી વાર કે અને સદન હેલી આજ્ઞા યાદ આવતી નથી આજ્ઞાઓ યાદ આવતી જ નથી હા યાદ રે પાઠ તરીકે આજ્ઞાઓ પાઠ તરીકે યાદ રે પણ અવસર અથવા પ્રસંગે યાદ આવતી નથી પ્રસંગ બને કોઈ અથવા કોઈ અવસર આવે છે ત્યારે યાદ નથી રહેતી કઈ આજ્ઞાઓ છે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું ચંપકલાલ છું રિલેટિવ વ્યૂ પોઈન્ટ જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ છે ફાઇલો નો સંભાવે નિકાલ કરવો અને શુદ્ધાત્મા ના ચોપડામાં રકમ જમા કરવી દિવસમાં પાંચ દસ વખત પાઠ તરીકે યાદ કરીએ પણ પ્રસંગે યાદ નથી રહેતી યાદ રહે ઊંઘમાં યાદ આવે આ વિજ્ઞાન એવું છે યાદ રહે જ વચન બળ એવું છે કે યાદ રહે છે યાદ રહે છે પણ અમલમાં નથી નથી આવતું ના ના અમલમાં હું આવે બરાબર અમલમાં હું આવે યાદ તો રહે પણ અમલમાં હું આવે એક્ઝેક્ટ અમલમાં રહે સત્સંગ પણ પાંચ દસ વાર થઈ ગયો બોમ્બે અહિયાં સત્સંગ પણ આપણી સાથે પાંચ દસ વખત થયો હા પણ અત્યારે કર્મ કર્મ કઈ ભારે લાગે છે પણ મારા કર્મ કઈ ભારે લાગે છે મારા કર્મ કઈ ભારે લાગે છે આ પંડિત સાહેબ તો અધિત ભાઈ પંડિત સાહેબ ઓછો હતો ભારે રસ્તામાં નદી આવે છે ને ઘણી નદી આવે સરસ્વતી નદી ત્યાં આગળ પંડિત નાખી દઈને આવવાનું સાહેબ એનું અમને એનું અભિમાન નથી અમને એનું અભિમાન નથી અભિમાન નો સવાલ નહીં અભિમાન તો સારું પણ પંડિત ખોટી પંડિત નો રોગ રોજ પાઠ કરીએ છીએ એટલે વિચાર આવે ઓમ પરમેશ્વરી પંચ પરમેશ્વરી આ બધા વિચાર ક્યારેક આવી જાય છે અલગ અલગ કેમ એમ આ વિજ્ઞાન એટલે કઈ પણ લુક ના થાય એવું આ વિજ્ઞાન નિરંતર પરમાનંદ સમાધિ માં રાખેલું વિજ્ઞાન સમાધિ તો રહે છે સમાધિ તો બહુ સારી રહે છે બીજા કોઈ વિશેષ અડચણો નથી આવતી પણ જે હું શુદ્ધાત્મા છું એ ખ્યાલ આવતો જ નથી ના ના પેલા જે તમારું જીવન હતું ને જીવન માં કઈ ફેર પડ્યો છે થોડો ફેર લાગે છે કેટલો ઘણો જેટલું આ બધું ઊંધું છૂટશે ને એટલે આવતો ઊંધું છૂટ્યા વગર નથી બેસતું મય પ્યાસતું નથી ગળામાં પાણી રેડવું ને તો હવા બહાર નીકળે તો પહે પહે નહીં તમને જરૂર નથી આ તમે તમારે પોતાનું પેલું નડે છે આ વસ્તુ આ બધા જે જે વધારે પડતા બુદ્ધિ ની વાતો કરવા ગયેલા ને તે બધા ફસાયેલા <laughs> બુદ્ધિ વાતો કરે બધા ફસાયેલા આમ તો મંગળદાસ કેવા હતા કેવી ડાકણી વાત હતી હે સાધુ મહારાજ એવું ઠોકી બેહાડ્યું છે એ વિરાજ ના થઈ ગઈ શા વિરાજ ના વિરાધક હોય તો વિરાટ ના આરાધક ને વિરાટ ના કેવી બરાબર